થઈ જજો દંડવત પ્રણામ હા કરો પૂર્વના શ્લોકમાં જે સત્વમૂર્તિનું ભજન કરવું જોઈએ એમ કહીને ત્યાં પ્રમાણથી દ્રષ્ટાંતથી અને તર્ક સહિત ફલ સાધન ત્રણ ત્રણ કર્મો ફલ અને સાધન સ્વરૂપનો નિર્ણય કર્યો ત્યારબાદ એને વાસુદેવમાં સમપ આપી કે જે કંઈ યજ્ઞ યાગ છે એ બધું જ વાસુદેવ પરાયણ છે એમ પછી આગળ સુતજી અને સૌનકજીનો પ્રથમ અધિકાર હોવાથી અહીં અવસર સંગતિ ન હોવાના કારણે ત્રીજા પ્રશ્નનો ઉત્તર ન આપીને ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે કે તેમના ઉદાર કર્મો કહો તો એ ઉદાર કર્મોમાં પાંચ શ્લોકથી પાંચ પ્રકારની ભગવાનની લીલા બતાવે છે એમાં પહેલી લીલા બતાવી સૃષ્ટિ તો એ સૃષ્ટિ એ ભગવાને સર્વભવન સામર્થ્ય વડે માયા વડે રચી છે અને બીજું છે એમાં પ્રવેશ એ માયા વડે જે સૃષ્ટિ કરી છે એ ભગવાનના સંબંધથી જ આકૃતિરૂપ ગુણવાળી થાય છે કારણ કે એ વિભુ છે સર્વશક્તિમાન છે એમ કહીને હવે આગળના શ્લોકમાં આનંદરૂપી સૃષ્ટિ કહે છે કે એ પ્રમાણે સતરૂપથી જળ પદાર્થોની સૃષ્ટિ કહીને નીચેના શ્લોકમાં આનંદરૂપથી અંતર્યામીની સૃષ્ટિ કહે છે तया विलसितेषु एषु गुणेषु गुणवानिव अन्तः प्रविष्ट आभाति વિજ્ઞાનેન વિજૃંભિતઃ તેણે વ્યક્ત કરેલા આ ગુણોમાં ગુણવાનની પેઠે પ્રવેશ કરેલા વિજ્ઞાનથી ઝબકતા ભગવાન સર્વ તરફ પ્રકાશે છે અહીં તેણે એટલે જે આગળ કહ્યું ને કે માયા ભગવાનના સંબંધથી જ માયા આકૃતિરૂપ ગુણવાળી થઈ છે તો એ માયાએ જે વ્યક્ત કરેલું છે જગત એ એ ગુણોમાં ભગવાન ગુણવાનની પેઠે એટલે કે ગુણોની જેમ ભાષિત થાય છે છતાં પણ એ વિજ્ઞાનની જેમ ઝબકતા સર્વ તરફ પ્રકાશે છે તે માયાએ આકાર અર્પણ કરીને વ્યક્ત કરેલા એટલે ચિતરેલા દેવ વિગેરેના દેહોમાં અને પ્રાણીઓમાં આ એટલે જે સર્વ તરફ ગુણો દેખાય છે તેમાં ગુણવાનની પેઠે ભગવાને પ્રવેશ કરેલ છે માયાએ જે કંઈ આકૃતિ રૂપી રૂપા થઈ છે ગુણોયુક્ત આકાર અર્પણથી જે કંઈ આ દેવ વગેરે દેહો પ્રકટ કર્યા છે પ્રાણીઓમાં જે સર્વ તરફ એશુ ગુણેશુ કહ્યું છે જે આ સર્વ તરફ ગુણો દેખાય છે એમાં ભગવાન ગુણવાન દેખાય છે છતાં એમાંય ભગવાન પ્રવેશ કરે છે કારણ કે જુદા જુદાને તેમના તેમનામાં રહી જ પ્રવૃત્ત કરાવે છે ભગવાને જે કંઈ રૂપો ધારણ કર્યા છે એ જુદા જુદા છે અનંત છે કાર્યો એમનામાં રહીને અંતર્યામી જ ત્યાં પ્રવૃત્તિ કરાવે છે ખેરના અંગારાની રતાશની પેઠે અંદર પ્રવેશ કરીને તે જ પ્રકાશે છે લોડાના ગોળામાં રહેલા અગ્નિની પેઠે બહાર પણ પ્રકાશે છે એટલે કે ખેરના અંગારાની રતાશની એ ઉદાહરણ મને ના સમજાયું છે પણ એ કહેવાય એમ માંગે છે કે અંદરથી એટલે કે બહારથી અને ભીતર એ અંતર્યામી પ્રકાશિત રહ્યા છે કારણ કે જે કંઈ ભૂતો કે ભૂત આદિ પદાર્થો રચ્યા એમાં એને પ્રકટ કર્યા એ પહેલાં તો અચેતન હતા પણ ત્યારબાદ ભગવાનનો પ્રવેશ થવાથી જે ચેતનવંતા થયા અને અંદર ભીતર પણ જે કંઈ પૃથ્વી છે એ બધામાં જ આકાશ પૃથ્વી બધામાં એ ભીતર રહીને એ જ નિયમન કરનાર છે એટલે અહીંયા અંદરથી અને બહારથી પ્રકાશે પ્રકાશે છે એમ કહ્યું આ એટલે સર્વ તરફ ભાતિ એટલે પ્રકાશે છે અહીં જે અભાતિ કહ્યું છે એટલે એ જ સર્વ તરફ પ્રકાશે છે હવે અહીં શંકા કરે છે કે ચિત્ત અને જળ અંશોની જ્ઞાન શક્તિનો તિરોભાવ થયો છે તે પ્રમાણે અહીં થશે એટલે કે અંતર્યામીની જ્ઞાન શક્તિનો પણ તિરોભાવ થશે એવી શંકા થાય છે તો ના પાડે છે મહાપ્રભુજી કહે છે કે તેથી એ વિજ્ઞાનથી જબકતા એમ કહ્યું છે એટલે અહીં જે ચિત્ત અને જળ અંશો છે એની જ્ઞાન શક્તિને તો આવિર્ભાવ તિરોભાવ થતો રહે છે તો શું અંતર્યામીની પણ જ્ઞાન શક્તિનો તિરોભાવ થશે તો ના પાડે છે એટલે વિજ્ઞાનથી ઝબકતા અહીં જીવને સર્વ વિષયમાં પ્રેરણા કરનાર સર્વ જાણનાર અંતર્યામી જીવના જેવા જ્ઞાનવાળા થઈ કાર્યની એકાગ્રતાથી ઝબકવા જેવું કરે તે ઝબકારો તેવા ઝબકારાવાળા એવો અર્થ છે વિજ્ઞાન એનાથી એવું સમજાવે છે કે સર્વને જીવને પ્રેરણા કરનાર છે અને સર્વના જાણનાર છે એ અંતર્યામી જીવના જેવા થઈને જ્ઞાનવાળા થઈને એ પોતાનું કાર્ય એકાગ્રતાથી કરે છે એટલે કે જુદા જુદા રૂપોએ ધારણ કરે છે અહીં નીચે કહ્યું છે કે જપકારો એટલે તેમના જ્ઞાનનો પ્રકાશ એ મત પ્રમાણે જીવની પેઠે ઉપાધિને લીધે એક જ અંતર્યામી જુદા જુદા રૂપવાળા થાય છે એટલે અહીં કહેવા એમ માંગે છે કે જે કંઈ માયાએ સર્વભવન સામર્થ્ય માયાથી જે કંઈ એણે ગુણો વડે જે કંઈ રૂપો ધારણ કર્યા એમાં અહીંયા અંતર્યામીનો પ્રવેશ બતાવે છે આ એક પ્રકારની લીલા બતાવી છે બીજા એટલે બીજા પ્રકારની લીલા અને એ જ સર્વના જાણકાર હોવાથી એ વિજ્ઞાન એના વિજૃંભિત એવું કહ્યું છે આ આ અહીંયા સંક્ષેપમાં બતાવ્યું છે અને તૃતીય સ્કંદમાં એને ભૂત આદિમાં ભગવત શક્તિનો પ્રવેશ અને ત્યારબાદ ભૂત આદિની ઉત્પત્તિ એ ત્યાં વિસ્તારથી સમજાવે છે તો અહીંયા બધા દરેક ભૂત આદિ પદાર્થોમાં પણ અંતર્યામીનો પ્રવેશ બતાવ્યો છે હા કોઈને કઈ હોય આ વિષયમાં બોલો આગળ અજય અજય દંડત પ્રણામ યથા કહ્યું ને કે ચિત્ત અને જળ અંશો ની જ્ઞાન શક્તિ નો તિરોભાવ થયો છે તો ચિત્તમાંથી તો જ્ઞાન શક્તિ નો તિરોભાવ થાય પણ જળમાં કેવી રીતે જ્ઞાન શક્તિ નો તિરોભાવ અને ચિત્તમાં પણ એ રીતે જોવા ચિત્તમાં જોવા જઈએ તો જ્ઞાન શક્તિ ત્યાં છે ચિત્ત છે તો જ્ઞાન છે તો પછી એ તિરોભાવ કેવી રીતે અને જળમાં આમ જોવા જઈએ તો જળમાં પણ કેવી રીતે એ બેમાં નથી હા બોલો જળમાં શું કન્ફ્યુઝન છે એમાં તો જ્ઞાન શક્તિ નથી ને મતલબ ચિત્ત ગુણધર્મ નથી તો પછી જ્ઞાન શક્તિ પણ નથી સદંશ છે ને જળ તો તો અહીંયા બેવને પણ લીધા છે ને જળમાં અને જીવમાં બંનેમાં જ્ઞાન શક્તિ નથી રૂભાવ એટલે જીસિંહ એવું કહેવા માંગે છે કે એટલે જેવી રીતે જળમાં અવિરોતીરો ભાવ છે ચિત્તમાં આવા ગમન છે એવું અંતર્યામીનું નથી એ પ્રકટ અપ્રકટ થાય છે એ અર્થમાં કહ્યું છે અહીંયા કે એની જ્ઞાન શક્તિનો તિરોભાવ નથી થતો પણ ચિત્ત છે ત્યાં જ્ઞાન તો છે જ ને કહું છે કે જે મને એવું સમજાય છે કે જ્ઞાન શક્તિનો તિરોભાવ એટલે આપણું જે હિના એવું પૂછી રહી કે જળમાંથી તો ટોટલી જ્ઞાન નિરોહિત છે પણ જીવમાં તો જ્ઞાન છે કારણ કે આપણે જ્ઞાન થઈ રહ્યું પણ મને અહીંયા એવું સમજાય છે કે જ્ઞાન આપણું અવિદ્યાજનિત જ્ઞાન છે એટલે મૂળ જે ભગવદ અંત હોવાનું જ્ઞાન છે એ તો સૃષ્ટિના દરેક પદાર્થો બધી તિરોહિત છે કદાચ એ સેન્સમાં અહીંયા જ્ઞાન શબ્દનો પ્રયોગ થયો હોય એવું લાગી રહ્યું છે એવું સમજવાનું છે એટલે ભગવત ધર્મરૂપ જે જ્ઞાન છે અહીંયા એની ચર્ચા છે કેમ કે અહીંયા ઉત્તરમાં અંતર્યામીનું જે વિજ્ઞાનથી પ્રકાશિત છે એમ જે કહી રહ્યા છે ને વિજ્ઞાન એને વિજૃંભિતા તો અંતર્યામી જે વિજ્ઞાનથી પ્રકાશિત થઈ રહ્યા છે એ તો એક જુદું જ વિજ્ઞાન છે એની તો આપણામાં કોઈ શક્યતા નથી જીવમાં કે જળમાં એટલે જે જળાંશયો હો જ્ઞાન શક્તિ ભાવો અસ્તિ જ્ઞાન શક્તિ પદનો પ્રયોગ છે તદ્વદ અત્રાપી ભવિષ્ય તો એ જે બ્રહ્મના ધર્મરૂપ જે જ્ઞાન છે એ તો તિરોહિત છે એમાં તો કોઈ શંકા જ નથી ના એક મિનિટ હા નીતાબેન મને આ પહેલી લીધી છે ને એ બરાબર સમજાતી નથી કે એ માયાએ આકાર અર્પણ કરીને વ્યક્ત કરેલા એટલે ચિત્રેલા દેવ વગેરેના દેહોમાં અને પ્રાણીઓમાં આ જે સર્વતરફ ગુણો દેખાય છે તેમાં ગુણવાનની પેઠે ભગવાને પ્રવેશ કરેલ છે એમ નથી સમજાતું કે ગુણવાનની પેઠે પ્રવેશ કરેલ છે એવું એ વિશેષણ કેમ વાપરેલું છે કારણ કે આપણે અત્યાર સુધી જે કંઈ પણ સર્વનિર્ણયમાં કે શાસ્ત્રાર્થમાં કે જ્યાં પણ ભગવતજીમાં ભગવાનના અંતર્યામી સ્વરૂપનું આપણે વર્ણન જોયું એમાં ભગવાન એમાં અનુપ્રવેશ કરે છે જે કંઈ પણ સૃષ્ટિ છે એમાં પાછળથી ભગવાન એમાં પ્રવેશ કરે છે એવું આપણે સમજ્યા છે બ્રહ્મ સંગોષ્ઠીમાં પણ પણ ગુણવાનની પેઠે અને પછી એ વિજ્ઞાનની પેઠે આમ એટલે પ્રકાશની તેજની પેઠે એ જણાય છે એ બધા જે વિશેષણો અહીં વાપરેલા છે જે નહીં સમજાતા સમજાવો એટલે આગળ જે કહ્યું ને જે કે સગુણ અને નિર્ગુણ ભગવાનમાં ભેદ નથી તો ભગવાન જ્યારે એકોહમ ભવિષ્યમ એવી ઈચ્છા કરે છે ત્યારે એ બધા ધર્મોને પ્રકટ કરે છે તો એ અર્થમાં અહીંયા સગુણ થયા છે એટલે માયાએ અર્પણ કરેલા એ રીતે વાત કરી ગુણવાનની પેઠે એટલે એ દેખાય છે ભાષિત થાય છે આપણને છતાં પણ એ છે તો નિર્ગુણ જ એમ ના એટલે હું એમ કહું છું કે એમાં પ્રવેશ થાય છે એ તો પ્રવેશેલા અંદર આપણને જણાતા નથી એ તો જેને અંતર્યામીનું સાક્ષાત્કાર થાય એને જ જણાય પણ આપણને તે જણાતા નથી એ તો એક આપણે સમજી શકાય એવી વસ્તુ છે પણ ગુણવાનની પેઠે ભગવાને પ્રવેશ કરે છે એટલે ભગવાનનો પ્રવેશ તો ગુણવાનની પેટે જ હોય મતલબ એ તો સર્વજ્ઞ જ છે અને બધી શક્તિઓ સહિત જ છે તો અહીં કયા સેન્સમાં આ શબ્દ વાપરવામાં આવ્યો છે કારણ કે સમજી શકાય એવી જ વસ્તુ છે કે ભગવાન તો ગુણવાન જ હોય અને એ સર્વશક્તિ સહિત જ હોય આપણે અંતર્યામી રૂપમાં પણ આપણે તો એમ જ સમજીએ છીએ કે એ ભગવદ રૂપ જ છે એટલે અહીં કોઈ સ્પેસિફિક અર્થમાં વાપરવામાં આવેલો છે આ શબ્દ આના પહેલા એ વાત કહી ને કે ભગવાન જે વખતે અવતરિત થાય છે તે વખતે પ્રકૃતિને ઈબુ બીબાના રૂપમાં ઉપયોગમાં લે છે ડાઈના રૂપમાં અને એમાં એ ઢળી જાય છે તો એક એ ભગવાનનો આકાર છે પરંતુ એ જે આકાર છે એ અવતાર કાલની વાત છે એટલે શુદ્ધ સત્તુમાં ભગવાન એવી રીતે ઢળી અને પોતાનું એ સાકાર સ્વરૂપ છે એ પ્રકટ કરે છે અહીંયા અંતર્યામીના સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે અંતર્યામીનો મતલબ એ છે કે અંદર છે પરંતુ બહાર એનું રૂપ પ્રકટ નથી તો જે અંતર્યામી કહેવાશે તો અંતર કોના અંતર તો એના માટે કહ્યું કે આ જેટલા પણ ભૂત ભૌતિક પદાર્થો છે તે ભૂત ભૌતિક પદાર્થો જે છે એ બધા ત્રિગુણાત્મક છે તો એ ની અંદર અંતર્યામી સ્વરૂપમાં એ પ્રવિષ્ટ જ્યારે થાય છે અંત પ્રવિષ્ટ થાય છે તો અંત પ્રવિષ્ટ થયેલો જે અંતર્યામી છે એ ત્રિગુણ પદાર્થોની અંદર એ પોતે પણ જાણે ત્રિગુણાત્મક હોય એવો એ આભાસિત થાય છે એવું એ જણાવે છે એટલે કહી રહ્યા છે કે તયા એટલે માયા એ માયા દ્વારા આકાર સમર્પણ માયા એને આકાર પ્રદાન કરે છે અને તે દ્વારા વિલસતેષુ ચિત્રિતેષુ દેવાદિદેહેશુ ભૂતેષુ ચ એને વિલસિત જે ગુણો છે એ વિલસિત પદનો પ્રયોગ શા માટે કર્યો કેમ કે વિવિધ પ્રકારના છે એમ ચિત્રિતેશુ દેવાદિદેહેશુ જેમાં પ્રવેશ કર્યો છે એ દેહો ખૂબ વિવિધ પ્રકારના છે વિચિત્ર પ્રકારના છે અને ભૂતો છે ભૂતેશુ ચ એટલે પંચમહાભૂતો છે તેની અંદર પણ એ આકારોની અંદર એ પ્રવેશ કરે છે અને એવો પ્રવેશ થયેલો ગુણેશુ ગુણવાનિવ એટલે ગુણોની અંદર આ બધા પદાર્થો છે એ ત્રિગુણાત્મક છે અને ત્રિગુણાત્મકની અંદર એ જાણે પોતે પણ એ ગુણોવાળો હોય તેની માફક એ અંદર પ્રવેશ કરે છે એ વસ્તુત એ પ્રાકૃત ગુણોવાળો નથી એ તાત્પર્ય છે એટલે અહીંયા એ વાત બતાવી કે ખદીરાંગા ખદીરાંગાર રક્તિમેવ અંતઃપ્રવિષ્ટ સૈવ આભાતી એટલે અગ્નિ જે છે ખદીર એટલે કાથવ આપણે પેલા અહીંયા હતી તમારે ડેરોલ ની અંદર કાથાની ફેક્ટરી બહુ મોટી તો એ કાથાની જે લાકડું હોય ખેરનું લાકડું એને જયારે આપણે જલાવીએ તો અગ્નિ તો પોતે કોઈ એનું કોઈ સ્પેસિફિક રૂપ રંગ નથી હોતો પરંતુ કાથાના લાકડાને જ્યારે આપણે જલાવીએ તો એની અંદર રહેલી જે રક્તિમાં છે લાલાઈ છે લાલાશ છે એ એના અંગારામાં પણ પ્રગટ થતી હોય છે હવે જે અંતસ્થિત છે એ પોતે એ જેની અંદર પ્રવેશ કરેલો છે એના ગુણધર્મોને જાણે ધારણ કર્યા હોય એવી રીતે વિલસિત થાય છે એ દ્રષ્ટાંત અહીંયા આપ્યું તો સામાન્યતયા એવી રીતે જણાવે છે અને અયોગોલકા અયોગોલક નિવિષ્ટ અગ્નિવત બહિરપી સ્ફુરતી અને કોઈ વખતે એવું પણ થાય છે કે લોઢાને તપાવવામાં આવે તો લોઢો અગ્નિ સ્વરૂપ થઈ જાય તો એ બહાર પણ અંતરસ્થિત જે અગ્નિ છે એ બહાર પણ સ્ફુરિત ક્યારેક થતો હોય છે એ એ વિરલ ઘટના છે એવું થવું તે અંતર્યામીનું આ જાતનું બહિપ્રાકટ્ય એ દ્રષ્ટિથી આ સમજાવ્યું છે શિવપુરીમાં એશિયાની મોટા મોટી કાથાની ફેક્ટરી છે અને ત્યાંનું આખું જંગલ કાથાનું જ છે પહેલા ગ્વાલિયરના સિંધિયાએ શિવપુરીના જંગલ માટે સ્પેશિયલ પોતે ત્યાંથી ગ્વાલિયરથી ટ્રેન ચલાવતો હોય ફરવા માટે આવતો ત્યારે તે આખું જંગલ કાથાનું છે ત્યાં અમે જણાવ્યું હતું ને આ લાકડું હમણાં ગયો હતો ત્યારે એટલે મને ખબર છે કે આ અગ્નિ લાલ કેવી હોય છે છે બીજું કઈ ક્યાં ગયા નીતાબેન તો નથી ગયા એ પ્રમાણે અંતર્યામીની સ્થિતિ કહીને નીચેના શ્લોકથી જીવની સ્થિતિ કહેતા ભગવાનને જુદા જુદા રૂપવાળા થવાની લીલા કહે છે સાગરના શ્લોકમાં અંતર્યામીની સ્થિતિ કીધી એટલે હવે જીવની સ્થિતિ કહી રહ્યા છે યથા હિ અવહિતો વહની દારૂ શ્વેકહ સ્વયોનિષુ નાનેવ ભાતિ વિશ્વાત્મા ભૂતેશુ ચ તથા પુમાન અને જેમ પોતાના ઉત્પત્તિ સ્થાન કાષ્ટમાં રહેલો એક અગ્નિ જુદો જુદો હોય તેવો જણાય છે તેવી રીતે વિશ્વના આત્મા પુરુષ ભૂતોમાં રહેલા જુદા જુદા જણાય છે એટલે અહીંયા કહે છે કે જેમ કાસ્ટમાં અગ્નિ એક જ રૂપે રહેલો છે ભલે તે અલગ અલગ કાસ્ટમાં અલગ અલગ દેખાય તેવી રીતે અલગ અલગ ભૂતોમાં રહેલો જીવાત જીવ જે છે એ તો ભગવાન એ રૂપે રહેલા છે એમ કે છે અવસ્થિતે રીતિ કાશ કૃષ્ણ એ પ્રમાણે કોઈ એક સ્વરૂપથી રહેલા ભગવાન જ જીવ છે તેથી તેમનું સ્વરૂપ અહીં કહેવામાં આવે છે એટલે હવે જીવનું સ્વરૂપ કહે છે કે જેમ કાષ્ટોમાં અગ્નિ રહેલો છે તે મહાભૂતો ને મહાભૂતોના બનેલા પદાર્થોમાં જીવ રહેલો છે અને તે એક છે કારણ કે ઉપાધિ વિના તેના પોતાનામાં કોઈ જુદાઈ નથી કે તેમ કાષ્ટમાં જેમ એક અગ્નિ રહેલો છે તેવી રીતે બધા જ મહાભૂતો અને મહાભૂતોના પદ બનેલા જે બધા પદાર્થો એટલે દેહ મહાભૂતોમાંથી બનેલો જે દેહ છે એમાં જીવ રહેલો છે અને તે જીવ એક જ છે જેમ કાષ્ટમાં એનો અગ્નિ એક છે તેવી રીતે જીવમાં જે જીવ જે ભગવાન જ એક જીવ રૂપે બનેલા છે પણ ઉપાધિ એટલે કે દેહની ઉપાધિ વસ્તુ જે જુદા જુદા જણાય છે જેમ મથન કર્યા વિના કાષ્ટોમાં અગ્નિ દેખાતો નથી તેમ યોગ આચર્યા વિના અંતઃકરણમાં જીવ દેખાતો નથી જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ કરવો હશે તો એનું મથન એટલે કે એને જે એમાંથી અગ્નિ પ્રગટ કરવા માટે જે પ્રક્રિયા કરીશું તો અગ્નિ દેખાશે તેવી રીતે યોગનું આચરણ કરીશું તો જીવ દેખાશે એમને જીવ દેખાય નહીં જેમ કર ચરણ વગેરે અવયવો શરીરથી જુદા નથી તેમ આખા મોટા કાષ્ટમાં સર્વસ્થળે અગ્નિ એક જ રહેલા છે અને જ્યાં જ્યાં મથન થાય તે સ્થળે દેખાય છે ને તેવી રીતે જુદો જુદો જણાય છે અને તે જુદાઈ સાચી નથી કે જેમ આખો દેહમાં આપણું જે શરીર છે એના કળ ચરણ વગેરે શરીરથી જુદા નથી એટલે એક મોટો કાચ છે અને જે સ્થાને તમે એને મથન કરશો તે સ્થાને જે અગ્નિ દેખાશે તે એક જ કાચમાંનો અગ્નિ છે અલગ અલગ જુદા નથી અને જે એને અલગ અલગ જે જણાઈ રહ્યા છે તે એ જુદાઈ સાચી નથી અગ્નિ તો એક જ છે કારણ કે મોટા કાસ્ટમાં એક જ અગ્નિ હોવાનું સિદ્ધ થયેલું છે તેવી રીતે ઘણા કાસ્ટમાં પણ એક જ અગ્નિ હોવાનું અનુમાન કરવું જોઈએ એ પ્રમાણે સર્વદેહોમાં અને ભૂતોમાં સારી રીતે છૂપો રહેલો તે ભગવાન જીવ છે એવો હિ શબ્દ એહી એટલે કે નિશ્ચય શબ્દનો અર્થ છે એટલે જે ઉપર યથા હિ કીધું છે એટલે એનાથી નિશ્ચિત કહે છે કે જે તે કાષ્ટમાંના અગ્નિ એક જ છે પણ અલગ અલગ દેખાય છે તેવી રીતે સર્વભૂતોમાં રહેલા જે જીવ ભગવાન એક જ છે એમ બતાવે છે વળી જ્યાં જે પ્રગટ થાય ત્યાં જે રહેલ છે તે નક્કી છે આ ભગવાન યોગથી અથવા જ્ઞાનથી સર્વ સ્થળે પ્રગટ થાય છે તેથી તે ભૂતો તેમના ઉત્પત્તિ સ્થાન છે કે ભગવાન કીધું કે યોગથી અથવા જ્ઞાનથી ભગવાન સર્વસ્થળે પ્રગટ થાય છે જે સર્વસ્થળે ભગવાન રહેલા હશે તો જ તે ત્યાં પ્રગટ થાય છે એટલે નક્કી છે કે જ્યાં જે પ્રગટ થાય તે રહે છે અને યોગથી અને જ્ઞાનથી એ ભગવાન પ્રગટ થાય જ છે ગમે તે સ્થળે એટલે એ રીતે ભૂતોમાં પ્રગટ થાય છે ભૂતો એટલે જીવના એ ઉત્પત્તિ સ્થાન ભૂતો છે એમ કે છે કાષ્ટોમાં એક જ અગ્નિ જુદા જુદા જણાય છે તેમ ભૂતોમાં એક જ ભગવાન જુદા જુદા જણાય છે એવો અર્થ છે એટલે કે જેમ કાષ્ટમાં એક જ અગ્નિ છે પણ જુદા જુદા જણાય છે તેમ ભગવાન પણ એક જ છે પણ સર્વ ભૂતોમાં અલગ અલગ જણાય છે વળી ભગવાન વિશ્વના આત્મા છે વિશ્વ એક વચનમાં યોજેલું હોવાથી વિશ્વનું સ્વરૂપ એક જ છે તો તેનો આત્મા અનેક કેમ હોય ઉપાધિ જુદી જુદી હોવાથી જુદા જુદા તેવો દેખાય છે કે વિશ્વાત્મા ભગવાન એક જ છે પરંતુ ઉપાધિ જીવોની ભૂતોની ઉપાધિ વસ્તુ અલગ અલગ જણાય છે ચ અને શબ્દથી મહાભૂતોના બનેલા પદાર્થોમાં જુદા જુદા દેખાતા હોવાનું કહેલ છે જે મૂળમાં ચ શબ્દ છે ભૂતે સુ એટલે ત્યાંથી એનાથી એ કે છે કે મહાભૂતોમાં બનેલા પદાર્થોમાં એ અલગ અલગ જીવ જણાય છે તે એક જ વિશ્વાસમાં છે વળી આ પુરુષ છે બ્રહ્માંડ બ્રહ્માંડરૂપ દેહવાળા પોતાની મેળે પ્રકાશતા પુરુષ બ્રહ્માંડમાં સર્વસ્થલે એક જ છે અને બ્રહ્માંડની અંદર રહેલા મહાભૂતો અને તેમનાથી બનેલા પદાર્થો તેમનામાં અવયવ બનેલા છે એટલે વિરાટ સ્વરૂપની વાત કહે છે કે આખા સમગ્ર બ્રહ્માંડમાં દેહવાળા એક જ પુરુષ છે અને જે બધા મહાભૂતો જે બધા છે બધા એ વિરાટ પુરુષના અવયવ છે અને તેઓમાં જો આપણે ભેદ જોઈએ તો પણ તે પુરુષમાં ભેદ નથી જેમ કર ચરણ વગેરે જુદા જુદા ભેદ હોવાનું જોવામાં આવે છતાં પણ તેમના અધિપતિમાં ભેદ નથી એ રીતે બ્રહ્માંડમાં સર્વ સ્થળે રહેલા પુરુષમાં પણ ભેદ નથી જેમ શરીરના અવયવ અલગ અલગ જણાય છે તેમ બ્રહ્માંડમાં જે બધું અલગ અલગ જણાઈ રહ્યું છે એ બધા જ અવયવો છે તે આપણે વિરાટ પુરુષ બ્રહ્માંડના જે એક પુરુષ છે તેના જ છે તેથી સર્વ સ્થળે છુપા રહેલા એક જ પુરુષ જુદા જુદા હોય તેમ દેખાતા જીવ છે એમ કહેવાય કહેવાય છે તે સર્વ સ્થળે એટલે કે જ્યાં બધા ભૂતોમાંથી છુપા રહેલા એક જ પુરુષ છે તે જુદા જુદા હોય તેમ આ જીવ શબ્દનો અર્થ છે કે બધે જે જીવરૂપ છે તે ભગવાન એક વિશ્વાસમાં છે એમ અહીં જીવની સ્થિતિ અંતરે ભગવાનની બતાવી છે જે મહાભૂતો અને મહાભૂતોના બનેલા પદાર્થોમાં શું દેહ આવશે તો બીજું શું આવે પદાર્થો કીધું છે તો એટલે ભૂત અને ભૌતિક ભૂત એટલે મહાભૂત પાંચ અને પાંચ ના મિશ્રણ થી બનેલા ભૌતિક સમગ્ર સૃષ્ટિ જીવ રહેલા છે ને એવું કીધું છે એટલે એ તો જુદી વસ્તુ છે હું તો એ સમજાવી રહ્યો છું ભૂત શું અને ભૌતિક શું ભૂત એટલે પંચમહાભૂત અને મિશ્રણ થી બનેલું છે તે ભૌતિક હા ના પણ અહીંયા વાક્ય છે ને મહાભૂતો અને મહાભૂતો મહાભૂતોના બનેલા પદાર્થોમાં જીવ રહેલો છે હા એ તો ઠીક છે એક તો દેહ છે પણ બીજા પદાર્થમાં શું લઈ શકાય એમ જીવ રહેલો એવા ઉપાધિ ભેદાત ભેદૈવ પ્રતીયતે ચકારાત ભૌતિકેશુ એટલે ભૂતની અંદર અને ભૌતિકમાં હવે આ જે જીવ રહેલો છે એ જીવ કઈ જાતનો અંશભૂત જે વ્યષ્ટિ જીવ છે એની વાત નથી થઈ રહી આ જે મુખ્ય જીવ છે પુરુષ અથવા વિરાટ પુરુષ જેને કહેવાય છે એની આ વાત છે આગળ પહેલા જ ત્રીજી અવસ્થિતિ રેતી કાશ કૃષ્ણ એ વાક્યમાં આગળ ત્રીજી નીતિ છે એમાં લખેલું છે કે તે મહાભૂતો અને મહાભૂતોના બનેલા પદાર્થોમાં જીવ રહેલો છે શરૂઆતમાં હા દારૂ શું યથા તથા ભૂત ભૌતિકેશુ જીવ લાકડામાં જેવી રીતે અગ્નિ છે તેવી રીતે આ ભૂત અને ભૌતિક એ બધામાં જીવ છે અને એ જીવ સચ એક એક છે તે વિરાટ જે છે તેની વાત છે આ બધી ચર્ચા અહીંયા કયા વિષયમાં થઈ રહી છે કે આદિ સૃષ્ટિ છે તે વખતની વાત છે પછી વ્યષ્ટિના રૂપમાં જે થઈ રહ્યું છે એ જુદી વાત છે એટલે ત્યાં કહ્યું ને કે એક જે કાષ્ટ છે મોટું કાષ્ટ એના ભીતર જે જગ્યાએ ઘર્ષણ થાય ત્યાં અગ્નિ પ્રકટ થાય છે એ અગ્નિ સર્વત્ર કાષ્ટમાં વ્યાપ્ત હોવાને કારણે એના કોઈ પણ ભાગમાં ઘર્ષણ થાય તો ત્યાં પ્રકટ થાય છે આ દૃષ્ટાંત છે એને કેવલ કાષ્ઠના એક યુનિટ પૂરતું સીમિત નથી રાખવાનું પરંતુ ભિન્ન ભિન્ન કાષ્ઠ હોય તો પણ એમાં અગ્નિ તો એક જ વ્યાપ્ત છે એમ સમજવાનું એવી રીતે જે જીવ છે એ જીવનું પણ એ રીતે સમજવાનું છે હા જે પણ એટલે આગળ આગળ જે વાક્ય આવે છે ટીકા માટે અવસ્થિતિ રેતી કૃષ્ણ પ્રમાણે કોઈ એક સ્વરૂપથી રહેલા ભગવાન જ જીવ છે તેથી તેમનું સ્વરૂપ અહીં કહેવામાં આવે છે જેમ કાષ્ટોમાં અગ્નિ રહેલો છે તેમ મહાભૂતો એટલે તો આપણે પંચ મહાભૂત કીધા તે અને મહાભૂતોના બનેલા પદાર્થોમાં જીવ રહેલો છે તો પદાર્થો એટલે બહુ વચન છે એટલે મારું પૂછવું છે કે દેહ સિવાય બીજું શું આવી શકે એમ જેમાં જીવ રહી શકે એ ભૌતિક કોઈ પણ પદાર્થ एक टेबल हो कुर्सी हो इलेक्ट्रिसिटी हो पहाड़ हो नदी हो हाँ। भौतिक कहवा हाँ। बने हाँ आप कहू पुरुष ब्रह्मांड पुरुष तो आप बदा पदार्थों लैसु तो व्यस्ती नहीं थी जाए ટેબલ ખુરશી એવું બધું જળ પદાર્થ જો આપણે લઈ લઈશું તો પછી વસ્તીમાં એ વાત આવી જશે ને અહીંયા પણ એ રીતે કરી રહ્યા છે કે એક જ પુરુષ જુદા જુદા હોય તેમ દેખાય છે અને જુદા જુદા રૂપ ધારણ કેવી રીતે કરે છે તો કે એ જે રૂપમાં જળે છે તે તે રૂપમાં એ દેખાય છે એમ જે કહી રહ્યા છે તો એ વ્યક્તિ નહીં થઈ જાય તે વ્યષ્ટિ તો ઉપાધિકૃત વ્યષ્ટિ છે આ નો આવો મત છે ઉપાધિકૃત બરાબર છે તો એ વ્યક્તિ થશે ને પણ ઉપાધિકૃત તો થશે ને પણ એમાં તો એ વ્યષ્ટિ જે છે એ કેવલ પ્રતીતિમાં જ વ્યષ્ટિ છે તત્વત વ્યષ્ટિ નથી કાશકૃષ્ણ નો એવો મત છે એટલે કહ્યું કે ઉપાધિ ભેદાત ભેદ એવ પ્રતીયતે ઉપાધિને કારણે એ જાણે એકબીજાથી ભિન્ન હોય એવી પ્રતીતિ કરાવે છે વસ્તુતઃ એ એકરૂપ જ છે એટલે અહીંયા કહ્યું કે એક વચન પ્રયોગ કર્યો છે વિશ્વાત્મા છે હવે હવે મારે જ કરવાના છે શ્લોકથી કરી લો તે વૃત્તિ જ ભોગ લીલા કરે છે એટલે આગળ કહ્યું કે જે પ્રવેશ કરે છે સૃષ્ટિ પહેલા તો સ્વરૂપ બતાવ્યું કે સૃષ્ટિ ભગવાન કરે છે એટલે જળ સ્વરૂપ સદન સ્વરૂપ ત્યાર પછી તેમાં અંતર્યામીનો પ્રવેશ ત્યાર પછી જીવનું સ્વરૂપ બતાવ્યું અને હવે ભોગ લીલા કેવી રીતે કરે છે એ આ શ્લોકમાં બતાવી રહ્યા છે અસૌ ગુણમયી ભાવૈહી भूतसूक्ष्मेन्द्रियात्मभिः સ્વનિર્મિતેસુ નિર્વિષ્ટો ભૂંગતે ભૂતેસુ સદગુણા પોતે બનાવેલા દેહોમાં સારી રીતે પ્રવેશ કરીને દેહ તન્માત્રાઓ ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ ગુણવાળા દ્રવ્યોથી તે તેમના ગુણોનો ભોગ કરે છે એટલે આ રીતે બતાવ્યું કે દેહમાં સારી રીતે જે અંતર્યામીનો પ્રવેશ થાય છે ને ત્યાર પછી એ દેહ તન્માત્રા ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ જે સાત્વિક રાજસ તામસ ગુણવાળા દ્રવ્યોથી બનેલું છે એ આ ગુણોનો સાત્વિક રાજસ અને તામસ ગુણોનો ભોગ કરે છે અંતઃકરણ ઇન્દ્રિયો તન્માત્રાઓ અને દેહો એવા ચાર પ્રકારની ભગવાનના સદંશની સૃષ્ટિ છે આવી રીતે ચાર પ્રકારની આ ભગવાનના સદંશની કારણ કે આ બધા જ જે છે અંતઃકરણ ઇન્દ્રિયો વગેરે એ જળ છે એટલે ભગવાનના સદંશની સૃષ્ટિ કહી છે તેઓ અંતઃકરણ વિગેરે ત્રણ ગુણ ગુણવાળા છે સાત્વિક રાજસ તામસ ગુણવાળા છે તેમને ગુણવાળા કહ્યા તેથી પોતાના અંશરૂપ જણાવ્યા અંશરૂપ એટલે છે કારણ કે ગુણો એ ભગવાનના અંશ છે તેથી એ અંશરૂપ કહ્યા છે તેમનાથી બનાવેલા દેવ હલકા પ્રાણીઓ મનુષ્યો વગેરેના દેહોમાં સારી રીતે પ્રવેશ કરીને એટલે અધ્યાસ વિના રહીને વિષયોને ભોગવે છે એટલે દેવનો એટલે જે ના જેમાં જે પ્રવેશ કરે છે એવા દેવ હલકા પ્રાણીઓ હોય કે મનુષ્યો દરેકમાં રહી અને સારી રીતે ભોગ કરે છે સારી રીતે પ્રવેશ કરીને અધ્યાસ વિના એટલે જીવને જે અધ્યાસ લાગે છે એ આ અંતર્યામીને અધ્યાસ લાગતો નથી એટલે કહે છે કે અધ્યાસ વિના રહીને ત્યાં વિષયોનો ભોગ કરે છે જીવ જે વિષયોનો ભોગ કરે છે તે અધ્યાસથી કરી રહ્યો છે અંતર્યામીનું સ્વરૂપ આ રીતે જુદું બતાવી રહ્યા છે કે અધ્યાસ વિના રહીને વિષયોનો ભોગવે છે એટલે પોતાને અધીન કરે છે એટલે વિષયોને પોતાને અધીન કરે છે આગળ ભોગ સ્પષ્ટ કરીશું એટલે આગળ એટલે આ ચોત્રીસમા શ્લોકમાં કે પછી ત્રીજા અધ્યાયમાં દીદી સાક્ષાત સૃષ્ટિ પહેલા કહેલી હોવાથી અને વળી આ સૃષ્ટિમાં માયાકરણ સૃષ્ટિ રચવામાં સાધન હોવાથી આટલાથી ભોગ સૃષ્ટિની જુદાઈ કહેવાય એટલે સાક્ષાત સૃષ્ટિ જે આગળ કહી ત્રીસમાં શ્લોકમાં આપણને સાક્ષાત સૃષ્ટિ કહી કે જેમાં બધું સક્ષત સૃષ્ટિ એટલે બધું સચિત આનંદ બધું આનંદમય જ છે એવી સક્ષત સૃષ્ટિ કહી અને આ સૃષ્ટિમાં આ સૃષ્ટિમાં કેવી સૃષ્ટિ બતાવી છે તો કે છે એ માયા એ સૃષ્ટિ રચવામાં સાધન છે તો માયાથી આ સૃષ્ટિ થઈ છે આટલાથી ભોગ સૃષ્ટિની જુદાઈ કહેવાય આ ભોગ સૃષ્ટિની અહીંયા જુદાઈ કહી છે અહીં તો મહાભૂતો વિગેરે ભોગના કરણ અથવા કરતા થાય છે અહીં જે મહાભૂતો છે એ ભોગના કરણ અથવા કરતા થાય છે આ બરાબર સમજાતું નથી જીજી મને અને પોતાની અંદર બનાવેલા પોતાના માટે બનાવેલા અથવા પોતાથી પોતે બનાવેલા એવા દેહો વગેરે છે એટલે એમાં અહીંયા એક ત્રણ નંબરની ફૂટનોટમાં લીધું છે કે સપ્તમી અને ચતુર્થી તત્પુરુષ હોય ત્યારે કારક અને તૃતીય તત્પુરુષના અર્થમાં કરતા એવો ત્રણ પ્રકારના બે સૃષ્ટિઓમાં ભેદ છે તેમાં પોતાની અંદર બનાવેલા એમાં સપ્તમી વિભક્તિ લીધી છે પોતાના માટે બનાવેલામાં ચતુર્થી વિભક્તિ અને પોતે બનાવેલામાં તૃતીય વિભક્તિ એવા દેહો વગેરે છે એટલે અહીંયા પોતે જ બધું બ્રહ્માત્મક સૃષ્ટિમાં પોતે જ અંદર પોતાની અંદર પોતે જ બધું બનાવ્યું છે અને પોતાથી પોતે જ બનેલા છે એવા દેહો વગેરે પણ છે એમ અહીંયા મને સમજાય ગુણો ત્રણ છે તેઓ પૈકી અંતઃકરણ સાત્વિક છે ઇન્દ્રિયો સાત્વિક રાજસ છે તન્માત્રાઓ રાજસ તામસ છે અને દેહો તામસ છે આ એવો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પ્રકારનો પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે ચાર પ્રકારનો ભેદ છે એટલે દેહથી ધર્મ તન્માત્રાઓથી અર્થ ઇન્દ્રિયોથી કામ અને અંતઃકરણથી મોક્ષ પ્રાપ્ત કરવાના છે એટલે દેહથી ધર્મ થશે ધર્મ કેવો છે તો ધર્મ સાત્વિક કહીએ ગાડી ધર્મ ને ધર્મ અર્થ કામ અને મોક્ષ દેહથી ધર્મ પણ ધર્મ એમને તામસ કયો છે દેહથી ધર્મ થાય છે ધર્મ કરવા માટે દેહ સાધન બને છે એને તામસ કયો છે પણ તન્માત્રાથી અર્થ એ મને નથી સમજાતું કે તન્માત્રાથી અર્થ કેવી રીતે લીધો છે ઇન્દ્રિયોથી કામ ભોગ થાય છે એને સાત્વિક રાજસ કહ્યું છે નાંતકરણથી મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે એને સાત્વિક કહ્યું છે જીવ તે પૈકી એકમાં મુખ્યપણાથી રહેલ હોય ત્યારે બીજા તેના અંગ બને છે એટલે જીવ જ્યારે ધર્મ કરે છે ત્યારે એ તન્માત્રા દેહ એનો મુખ્ય ધર્મ જ્યારે દેહથી ધર્મ કરી રહ્યો છે ત્યારે તન્માત્રાઓ ઇન્દ્રિયો અને અંતઃકરણ તેના અંગરૂપ બની જાય છે એવું બીજા બધામાં પણ સમજી લેવું કે એકમાં મુખ્યપણું હોય ત્યારે બીજા જે છે તે તેના અંગરૂપ બને છે તેથી જ ચાર પ્રકારના પુરુષાર્થ રૂપ તેમના ગુણોનો ભોગ કરે છે એમ કહેલું છે એટલે આ સાત્વિક રાજસ અને તામસનો ભોગ એ અંદર રહીને કરી રહ્યા છે એ અહીંયા ગુણોનો ભોગ કરે છે એ રીતે સમજાવ્યું આમાં કઈ કઈ વાતમાં જિજ્ઞાસા પહેલા તો જે કહ્યું ને આગળ ભોગ સ્પષ્ટ કરીશું તો આગળ એ તૃતીય અધ્યાયમાં વાત છે એ તો જોઈશું હવે મને પણ આગળનું અનુસંધાન અને આ વાત કે પોતાની અંદર બનાવેલા પોતાના એક સપ્તમી ચતુર્થ અને તૃતીય જે કહ્યું એ બરાબર છે એટલે કર્તા અને કરણ એ બંને ભગવાન જ છે એ અહીંયા એ દ્રષ્ટિ આને સ્પષ્ટ કરી રહ્યા છે એટલે બનાવનાર પણ એ છે અને બનનાર પણ એ છે એની સામગ્રી પણ એટલે કર્તૃત્વ અને કરણત્વ એ બંને પંચમહાભૂત વગેરે છે એનો ભગવાન જ છે એ અહીંયા સમજાવ્યું છે અને તન્માત્રાઓથી અર્થ નથી સમજાતું એ તો આગળ થયું ને ત્યારે ધર્માર્થ કામ મોક્ષ નું નિરૂપણ આવ્યું તે વખતે એ લાંબો શાસ્ત્રાર્થ છે મહાપ્રભુજીએ કર્યો હતો ને આપણે ભોગ કોનો કરીએ છીએ અર્થ નો કરીએ છીએ તો ત્યાં એ વાત કહી હતી ને કે આત્મ તો ત્યાં જ રહે છે એટલે જે પદાર્થો છે એ તો ત્યાં જ રહે છે ભોગ તો તન્માત્રાઓનો થાય છે એટલે અર્થ અહીંયા તન્માત્રા રૂપ છે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વગેરે હા અહીંયા એટલે આજે તેત્રીસમો શ્લોક છે ને એમાં બત્રીસમા શ્લોકની અંદર અંતર્યામીનું નિરૂપણ થયું ને હવે જીવનું થયું અંતર્યામી અહીંયા જે આ ભોગની વાત જીવાત્મા જે ભોગ કરે છે ને એની વાત મને લાગે અંતર્યામી જે ભોગ કરે છે એની વાત મને નથી સમજાઈ આ જે તેત્રીસમો શ્લોક જે નિરૂપણ થયું તે તે રૂપ રૂપથી ભોગ લીલા કરે છે એ નીચેના શ્લોક થી કરે છે તો અંતર્યામીની જે સ્થિતિ આપણે આ જોઈ દોડસ વગેરે ગ્રંથોમાં કે એ તો તાકતી વસ્તુ એટલે મને એવું લાગી રહ્યું છે અહીંયા કે અંતર્યામી કોઈ ભોગ નથી કરતો પણ જ્યારે ભોગની વાત આવી રહી ત્યારે જીવ સંબંધની વાત આવશે એવું મને લાગે છે અચ્છા એટલે એમાં છે ને આ એક જ વાક્ય તમે જોશો તો તમને થોડું ખ્યાલ આવી જશે કે તેમનાથી બનાવેલા દેવ હલકા પ્રાણીઓ મનુષ્યો વગેરેના દેહમાં સારી રીતે પ્રવેશ કરીને એટલે અધ્યાસીના રહીને વિષયોને ભોગવે છે એટલે આંતરિયામીના ભોગની અહીંયા એવી રીતે વાત કરી છે અધ્યાત્મના ને મુખ્ય ભોગતા તો એને કહે છે એ જ મુખ્ય ભોગતા તો એ જ છે પ્રભુએ પોતાના ભોગ માટે જ આ સૃષ્ટિ કરી છે ને કે મુખ્ય ભોગતા તો તે જ છે એટલે જે કંઈ પણ ભોગવી રહ્યા છે સાત્વિક રાજા તામસ પણ કેમ પ્રભુએ પ્રકટ કર્યો એમ શાસ્ત્રમાં જ છે કે તામસ ગુણ પ્રભુએ પ્રકટ કરવાનું શું કારણ તો કે છે પ્રભુને એવા તામસ ગુણનો પણ ભોગ કરવાની ઈચ્છા છે કે પ્રભુએ એવા સાત્વિક રાજસ તામસ એવી વિવિધતાવાળી સૃષ્ટિ કરી છે ને એનો એ ભોગ કરી રહ્યા છે એમ મને સમજાય એ તો આગળ ત્રીસમાં જ આ વાતને સ્પષ્ટ કરી છે ને કે પાંચ શ્લોકમાં કયા વિષયનું નિરૂપણ કરવા જઈ રહ્યા છે એનો સંકેત ત્યાં આપ્યો છે સૃષ્ટિ પ્રવેશ સૃષ્ટિ એક પછી પ્રવેશ પછી નાનાત્વ પછી ભોગ અને રક્ષા આ પાંચનો પાંચ પ્રકારની લીલા છે એટલે સૃષ્ટિ લીલા પ્રવેશ લીલા નાનાત્વન લીલા ભોગની લીલા અને રક્ષારૂપા લીલા આનો અનુક્રમે આ પાંચ શ્લોકમાં નિરૂપણ કરી રહ્યા છે તો સૈવાયતમ સસર્જાગ્રે એ સૃષ્ટિ લીલા છે ત્યાં અને તયા વિલસિતેશ્વેશુ એમાં પ્રવેશ લીલા છે પછી યથા યવૈતો વહની એમાં નાનાત્વ છે અને અસૌ ગુણમયી એમાં ભોગ લીલા અને ભાવયત્ય છે એમાં રક્ષણ લીલા આ બધી તે રૂપ થી થયેલા જે પ્રભુ છે એની જ લીલાનું અહીંયા નિરૂપણ છે અંતર્યામી થી પ્રવેશ લીલા છે એમ બધી ભગવાનની જ લીલા છે જીવ પણ ભગવાન જ બન્યા છે અંતર્યામી પણ ભગવાન જ બન્યા ભગવાન ભોગ કરી રહ્યા છે અંતર્યામી રૂપથી પ્રવેશ કરી રહ્યા છે અને હવે જે પ્રવિષ્ટ થયેલા છે એ ભગવાન ભોગ કરી રહ્યા છે ભોગ બંને રીતે છે અંદરથી પણ છે બહારથી પણ છે હમ નહીં નહીં અહીંયા એનો વિચાર નથી અત્યારે તો ભગવાનની લીલા છે એ દ્રષ્ટિથી જ અમે સાત્વિક હોય કે તામસ હોય એ દ્રષ્ટિકોણ અત્યારે નથી વિવેચી એટલે જે અહીંયા આગળ એવું લેવાનું કે જીવ રૂપથી પણ એ ભોગ ભોગવી રહ્યા હોય કે કોઈ પણ રીતે ભોગવી રહ્યા કેમ કે ધર્માર્થ મોક્ષ એ કોઈ અંતર્યામી થોડો કરતો હોય હા એટલે જ મને અને એની ઉપર અહીંયા આગળ લખેલું છે કે જીવ તે પૈકી એકમાં મુખ્યપણાથી રહેલો હોય ત્યારે બીજા તેના અંગ બને છે એટલે પછી મને એમ થયું કદાચ કે જીવની વાત હતી પણ આપણે કહ્યું કે અહીં તો ભગવાનની વાત ચાલે છે એટલે જીવરૂપ ભગવાન છે હા એ એટલે જ હું પૂછતી હતી કે જીવની વાત ચાલે છે હા જી જીવરૂપ ભગવાન બરાબર એટલે આદિ સૃષ્ટિની વાત છે એમાં આપણે કહ્યું છે એટલે જીવને ધર્માર્થ કામ મોક્ષ એમાંથી જે પણ વિષયમાં એનો અધ્યાસ દ્રઢ થઈ જાય છે તો બીજા બધા એના અંગ બની જાય છે એકત્ર મુખ્યતયા સ્થિતો અન્ય અંગભાવ પ્રાપ્નુવંતી ધર્મમાં થાય તો અર્થ કામ મોક્ષ વગેરે એના થઈ જાય એમાં મોક્ષમાં થાય તો ધર્માર્થ કામ એના અંગ બની જાય એવી રીતે સમજવા હેલો જે જે હા કોણ હા જજે મેં हाँ बोलो जैसे जैसे इसमें एक ही प्रश्न पूछना था कि देह से जो धर्म बताया तो देह से अगर हो रहा है लेकिन मन नहीं मन वैसा करने का नहीं है लेकिन देह से अगर कुछ हो जाए फिर उसको धर्म तरीके से गिना जाएगा कि नहीं नहीं आप फिर से पूछो ये बीच में डिस्टर्बेंस आ गया जरा अच्छा जजे जैसे देह से अगर हमने कुछ कर दिया लेकिन मन नहीं है वो करने का हमसे हो गया कुछ तो वो चीज धर्म तरीके से गिना जाएगा कि नहीं गिना जाएगा क्या कर दिया आ, जैसे जैसे कुछ भी जो धर्म की जैसे दान है या फिर कुछ भी है जो धर्म तरीके से गिना जाता है वो हमारा मन नहीं है लेकिन हाँ। बाई चांस हमसे वैसा हो गया तो देह प्लस मन अगर हमारा वैसा करने का है तो फिर वो धर्म तरीके से गिना जाता है या फिर सिर्फ क्रिया मात्र भी अगर हम कर रहे हैं तो वो भी धर्म में काउंट हो जाता है ये इसमें श्लोक में कहा से ये बात आई मैं समझा नहीं जैसे जैसे इसमें आया ना कि देह से धर्म तन मात्राओं से अर्थ इंद्रियों से काम और अंतकरण से मोक्ष प्राप्त करवाना चाहिए तो हाँ, हाँ। देह से जो धर्म बताया उसमें हम्म। नहीं यहाँ तो ये कहा जा रहा है कि ये जो जीव रूप होकर भगवान इन चतुर्विध पुरुषार्थों को भोगते हैं जी तो इन पुरुषार्थों को किस किस तरह से भोगते हैं तो देह से धर्म का भोग करते हैं तन्मात्राओं से अर्थ का इंद्रियों से काम का अंतकरण से मोक्ष का ये तात्पर्य है जी और मन नहीं है और देह से हुआ तो धर्म की क्रिया तो हुई ना जी क्रिया रूप धर्म हो जाएगा मनोयोग पूर्वक हुआ तो उसमें ज्यादा क्वालिटी हम्म। पड़ जाएगी जी जी जी समय आज का होने को है तो यहाँ रखते हैं आज तक कल आगे बढ़ेंगे